કેમ છો તમે કહો છો મારે સાચું લાગે છે એ શું હશે તારે તમારું કહેવાની પાસે પણ તમને ના ગમતું હોય એવું તો કેવી રીતે માનવામાં આવે તમને બધી બનાવટ કરે છે આ બોસ ની કોઈ ફરિયાદ નથી ને નથી ફરિયાદ જેને મૂછો આવે તેને ચડી લાગેલા હોય તો શું કરવાનું દાદા તો શું કરવાનું બધું જ નવું નવું નથી બધું ભાઈ છોકરા નથી ખાતા ખાતો હોય છે કે ખાતા હોય એમ પૂછીએ સોલ્યુશન આપે છે ફરનાર નથી ને ફરનાર છે બનનાર નથી એવું કહે છે બધા અને આપણે એવું કહીએ છીએ કે ભાઈ શું સાવધાનીથી જે બનનાર છે ફરનાર છે તમે એવું કહ્યું કે જે બનનાર છે તે ફરનાર છે માટે તું સાવધાનીથી ગાડી ચલાવ તમે એવું કહ્યું જે જે બનનાર છે તે ફરનાર છે માટે તું સાવધાનીથી ગાડી ચલાવ તો આપણે એવરેજ તો ફેરવી શકીએ છીએ તો શરીરમાં અને હવે આપણી નાચમાં કેવું શું આપણી નાચમાં એમ કહેતા કરતા પછી બીજા શરીર આવે તો તરત એવું આવી રીતે હોવું જોઈએ બહારનું પરિવાર જે પણ અંદર કહીએ નહીં એ આ વિચાર્યું ગુરુદેવ કોઈ છોકરીને આવ્યું હોય કોઈ મોટો પાણી બધું ગિરનાર સાધુ મહારાજ થી ગયો બનવાનું એમ શું બીજું બાપજી તમારી ને મારી કપડી બી એવું માર મારે મારે થોડું તમે જો ભાજી ગયો શું ભાજી એમ ગયો ગયો એમને ભક્તિ એમને લગાવી દીધું પેલો પેલો વાણિયાનો દાખલો આવે ને દાદા અપેક્ષાને ઈજડે એ દાખલો કોને એ વાત ને ઉજળા કંટાળી ગયા આકાર તો દુઃખી થઈ ગયું હતું પેલા ઉજળા ભેગા થયા હતા સંદર્ભ થયા હતા પેલા શું કર્યું છે હતા ફરવા જેટલું ધ્યાન જવાનું છે હવા નીચે રહ્યા હતા હાથ નાખ બધું હોય બધું આથી આમ ઉપાડી કરી અને પછી ગાડી વાળી લાવેલા આ ગામ ગુજરાત જવાની કાઢી જવું શકે દોડ ગોળ રસ્તામાં વચ્ચે આ લોકો વાપર્યા તે દસ કસેક ગાડા હતા પહેલા ગાડું વાપર્યું એ ઉભી રાખો બધો સામાન ઉતારી ચલો ગાડીઓ દેખાડે લોકોએ ગાડા ઉભો રાખ્યો સામાન ચાલો મળ્યો ચોથું બાજુ વરરાજાનું આવ્યું છે દાદીના દાદીના બધું ઉતારો ત્યારે હાથમાં હાથમાં ગાળામાં એક કોઈ અસર વાળ્યો એ અસર હુકલા ગયો પણ અમે દેખાતું ગયા પેલા ઉતારો સાબા ઉતારો તો પછી એને કંઈ બોલવાનું મન થઈ ગયું તો બોલી છે મને બેસી ગયું મારી નાખ્યું મને એટલે આમ થઈને આમ કહી ગયો અને આપણે સારા ઈજે દવા દેખાય છે જો વાંગા લોકો હોય ને એટલે ભાઈ ગયા છે વાત કરવામાં આવે છે વાત કરવાની મજા આવી આવી વાતો ઝાડ છે હજુ પારાગર હોય જેટલી જગ્યા હોય તો જોઈ નાખી હોય છે રવિવારવાની રવિવારવાની નથી ગઈ વિજ્ઞાન નથી નથી જીવવું જોઈએ જેમ હજુ તો આપણે જોયા નથી માયા નથી કોણ કરી જશે કાઢી જશે દુનિયા છે નક્કી નથી તો કમ્પ્યુટર હા સારું તમે લોકો થોડો સહેલો બેઠા હતા બધું ક્યાં થઈ ગયું જે મારે તમારે સહેલ ના થાય બરાબર મારું સહેલ ના થાય માર ખાવા નહીં મારે છે અમારું એ માર ખાવાનું મનમાં પહોંચ્યું કે માર થઈ ગયો મેં આવ્યું ત્યારે મેં કહ્યું મને કહે તમને તો આગળ ના થાય ના તમે તો મરી તો જવાનું ત્યારે તો આપણે એનો મોડા જોઈને પછી લઈએ શું બોલું એને મોડા જોઈને કેવા મોડા ચાલે છે એટલે આમ તો કહેવત પર હાથું થયું કે લુચા લુચા નથી વધી થા એટલે પૈસા વધી થયા હતા ત્યાં લુચા જોવાનું એટલે પૈસા વધી થયા આપણે કહેતું નહીં આ જોયું એવું બધું જવાની બધા આપીએ ને રોલ ભરી રોલ ભરી એ તમારે રોલ થઈ ગયા હતો ભાઈ અને એકનું નામ ભૂલી ગયો ત્યારે રમણજી રમણજી રમણજી એને વાઈફને કહે બહાર બૂમ પાડી એ આયા ચોર રમેશ આ ગોદરા મારી પર નાખી દેશે છે એવું લાગે તમામ બહુ ને વોરિયર બનાવે છે ને આ ગોદરો કાપી અરુણભાઈ પૂછે કે એવું સાચી હું તો મારવા સરકાર જતો ભાગીદારી કરો રસીદને બાવન વર્ષ આપણા રસીદ ઓગણપચાસ અડતાલીસ વર્ષ પહેલાની વાત કરી રસીદ બાવન વર્ષ અને અડતાલીસ વર્ષ પહેલા ચાર વર્ષો રસીદ હતો તો જલ્દી કાઢી લઈ અને પાતરા પાથરી પછી પણ વેલણ કરી વેળો કરતા પાંચ વેળો કરતા હા ગાડી કપડા બધા કાઢી નાખે અને પછી કોકરા પાકી અને એની તો આમાં રોજ લડે અને ચલો રડ્યા જ કરે જીવન તો સંગ્રામ છે અને અત્યારે હું ના કરી કરે છે હું કઠણ કરું છે બરાબર ના કરે ના કરો હું કરી આવ્યું બધું તમારે ના જવું પડે મારી હા બધાને કથન કરી આપું કરી આપો આપણે નથી અર્જ આ પ્રસાદ ગણાય છે આ પ્રસાદ બહુ મોટો છે અમદાવાદમાં આપીએ એટલે ચાર ચાર વીસ પ્રસાદ કાઢી દીધું છે અમારો હાથ બધા આગળ ઇફેક્ટ કરે હાથ બધા આવી છે આપડે વાપરો પાર ના આવે પૂછો બધા ફરી જાય આમ ભૈયા એમ ઉભો એવું બોલે નહીં આપણા સત્સંગમાં બોલે નહીં આવે tôi đang chặt bằng những điều mà tôi không thể một trong tâm trí cho cho દારૂ ચલાવે બરાબર મુજેલો મુજેલો નામ સબ સબ બધું બે બધા આપણે સમજ પડે ને બાવા મોટું એકદમ હજી તો હિન્દુ તમે ભાવ હમેશા નથી આ છે દાદા ફરી આવ્યા દાદા બહાર ફરી આવ્યા એવું છે બદલાયેલા ભારત વ્યવહાર થઈ ગયા બદલાનો સમયમાં છે મતલબ દાદાજી કહેવા ભગવાન કહ્યું છે ભગવાન તમારું ગમશે તો જલ્દી જાણકારીમાં કોઈ આવશે નથી આમ કરશે ભગવાન નથી બનાવ્યું એટલી જતો રહી છું નવી નવું ભગવાન નીકળી કેટલા નીકળી ગયું એક બે દાડો બે દાડા પછી દિવસ એક દિવસ થી એવું બોલે બરાબર એવું ના ભેગવું પડે એવું ખબર મળશે તો પ્રસ્તુત હું લઈ ગયો ખાવા ના આવે ખાવા લઈ જાય કરી લઈ જાય હા બધી વાત બધી કાળજી બધી સ્વતંત્ર એક વસ્તુ હોય એને હજારો બધા નીતિ હોય હજારો હતા મારે હોય પાંચ હજાર કહો કે આ ભગવાન બનાવે એનો અર્થ એવો બી થાય ને કે આ મહાત્માઓ જે બધા મળ્યા છે એ લોકોના આંટા ઓછા આ તો આટા ઓછા છે સમાધાન આવ્યું નથી આ તો તાર બુદ્ધિ ને આધાર બધા બહુ જોતા બુદ્ધિ કહેવાય બુદ્ધિ કેવી કહેવાય બુદ્ધિ મને ભેગો થયો એટલે આ ઉતરી જાય બુદ્ધિ દાદા અમને સાના હતા પડ્યા છે છતાં અમને શાના બાકી વધારે છે બહુ જાતના કઈ કઈ જાત કોઈ યાદ આવે છે કાઢવા શું કરવાનું કાઢવા શું કરવાનું સમજી રહ્યા હતા તમે આ મને ગમતું નથી આ ગમતું નથી બીજું જાય એના માટે શક્તિ આપો ને એના માટે અમને શક્તિ આપો ને એ આટા નીકળે ત્યારે વિચાર એવી એવો ભાઈ જગ્યો હોય અને વચ્ચે આપણો આપણો રસ્તો બાંધેલો હોય બ્રિજ એક હજાર ફૂટમાં ભાઈ જગ્યો હોય નો રેલી વિચાર નહીં કે હું ચિંતા કરી આવે <laughs> ગાડી ગાડી ચિંતા કરી આવે આલી આલી ને જાય આલી આલી ને જાય ભરવાનો ઘાટ આવે ઘણા ચોક્કસ છે નીચે બેહીને પણ જારી જાય મને એમ ના જાય ખરી ચિંતા કરી આપે એટલે મારે શું કરવું પડશે અને અહીં ચિંતા કરી dollars. ત્યારે ચારો હતું ત્યારે પીછું ગાડી ગયું ત્યારે કોઈ દાદા પણ આવું કહેવાય નથી હોય તો ભાઈ જોવા માટે અત્યારે બધી વસ્તુ એટલે તમારે બધું જોવાનું કઈ લે ચાલે કેટલા દાખલા છે બીજી બેસી બધા દૂર થયા દાખલા દાદા પણ એ તો પોતાને અનુભવમાં આવશે ત્યારે થશે ને છે આજે ને Now, that money, uh, like a young girl, you might have to have it right.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 જરા ઉપર આવેલી મુશ્કેલી મનની ઊભી કરેલી મુશ્કેલી આવેલી મનની ઊભી તેના વિચારોની ઊભી કરે ને એ તો કેમો બ્લોક છે આમાં જીવન હોય તો પછી બધા રાત બધું દેખાય ના કરે કોણ છે તમે આકાર કરજો તમારા બોલવાનો દર ના પડે <laughs> આ તો બધા બધું કલ્પનાઓ દેખાય વિભાગ દીધો ઋષિ બધું ગેમી થાય હા જતા હોય છે અથવા તો એને કહ્યું કે પેલું પૂછવાનું જેવું કે એ જુદે એવું કહેવાનું આ તો કૃપારું જે કહ્યું હતું કે એ ઈજરે એવો એવો અવાજ કરવાનો એ મગજ અંદર जब तक पूरा होगा उसका तुमको बाद मिल जाएगा falou. Mas ia dar o dinheiro lá. Ia dar o dinheiro lá. Não vou me dizer. Mas vai tomar. Vamos sair para o tribunal para o tribunal para o tribunal. સમજવા લેવાનો કે આપણા ન હોય હવે એ આપણને દુઃખ ના પહોંચાડવું જોઈએ કરુણલતા ને પહોંચે જોઈએ પરમોટો ઉભો થયો હતો પરમોટો ક્યાં પરમોટો નથી પાડ્યો હોમિયોપેથી અને આયુર્વેદિકના ડૉક્ટર છે તો એનું બી અહીંયા કરે છે અમારી બીજી ત્યાં આગળ યોગા અને મેડિટેશન એ બી શીખવે છે એમને પોતાનો તો કોઈ પર્પઝ નથી એનો હેતુ નથી વગરનો ધ્યેય છે ધ્યેય વગરનો ધ્યેય આમ જીવવાનું काम करने के लिए कराता है Thank you. जो વિવિધ જે છે જે સાચું નથી હોતું એમ વિવિધ સાચું હોતું નથી રહેતું સાચું ના હોય જોઈ કહેવાય आपका क्या ध्येय है બોલતા બોલે आपकी बात बोलने करती है आपकी बात जो बात करती है वो अमदाबाद और हम माता को क्या बात करेंगे એટલે કે કોઈ પણ વસ્તુના આધાર વગર બીજાઓને કેવી રીતે સત્ય અને ધર્મ જાવો એ મારું દેશ છે કોઈ વ્યક્તિના આધાર વગર હવે દુઃખના હોવો જોઈએ વિચાર રાખવો જોઈએ રાખવું જોઈએ આ દુર્ભાવ શરૂ કરવા દુઃખના વગરને સ્વચ્છતા વાત બતાવે જો આપણી માર્ગ ન હોય તો આપણું લખતા હોય તો આપણે બધું આપણે પછી ઓછા લખતા હોય